એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વેરાવળમાં બેઠા બેઠા સંદીપભાઈ વાર્તા સાંભળે છે અને આમ દૂર દૂર બારડોલીમાં બેઠા બેઠા સુમિત્રા પણ વાર્તા સાંભળે છે આવો આવો મારા ભટુરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો હો રતિલાલ નાયકની વાર્તા છે અને વાર્તાનું નામ છે ગોળ કેરી ભીંતલડી <laughs> એક હતી બકરી તેને બચ્ચા આવ્યા મેં મેં બચ્ચા સાત હતા એક બે ત્રણ ચાર પાંચ છ સાત બકરીને થયું બચ્ચા બહુ છે ને નાના છે એમને આ એમને માટે એક ઘર હોય તો સારું આ માથે ચોમાસું છે એટલે ઘર તો જોઈશે બકરીને ઘર બાંધવાનો વિચાર આવ્યો એટલે એ તો રસ્તા વચ્ચે જઈને બેઠી મે રસ્તા ઉપર થઈને એક ગોળનું ગાડું નીકળ્યું બકરીને રસ્તા વચ્ચે બેઠેલી જોઈને ગાડાવાળો બોલો બકરી બકરી રસ્તો છોડ બકરી બોલી બે બકરી તારી માં ને બકરી તારી બેન બકરી બાઈ નથી કહેવાતું બે ગાડાવાળાએ કહ્યું બકરી બાઈ બકરી બાઈ ઉઠો ત્યારે બકરીએ કહ્યું મને ગોળનો રવો આપે તો ઉઠું નહીતર ઉઠે બીજા મારે નાના બચ્ચા છે એમને માટે ઘર બાંધવું છે મારે બે ગાડાવાળાએ ગોળના થોડા રવા આપ્યા હો બકરી ગોળના રવા ઝાડ નીચે મૂકી આવી પાછી રસ્તા વચ્ચે બેઠી હતો એટલામાં રસ્તા ઉપર થઈને એક શેરડીના સાંઠા ભરેલું ગાડું નીકળ્યું બકરીને રસ્તા વચ્ચે બેઠેલી જોઈને ગાડાવાળો બોલો બકરી બકરી રસ્તો છોડ બકરી બોલી મે બકરી તારી માં ને બકરી તારી બહેન બકરી બાઈ નથી કહેવાતું ગાડાવાળાએ કહ્યું બકરી બાઈ બકરી બાઈ ઉઠો ત્યારે બકરીએ કહ્યું મને શેલડીના સાંઠા આપે તો ઉઠું નહીતર ઉઠે બીજા મારે નાના બચ્ચા છે એમને માટે ઘર બાંધવું છે એટલે પછી ગાડાવાળાએ તો શેરડીના થોડા સાંઠા આપ્યા બકરી શેરડીના સાંઠાને ઝાડ નીચે મૂકી આવી પાછી આવીને રસ્તા વચ્ચે બેઠી એ તો ફરીને એટલામાં એક કોપરાની કાછલીઓ ભરેલું ગાડું એ રસ્તા ઉપર થઈને નીકળું કુચુડ કુચુડ કુચુડ કરતું બકરીને રસ્તા વચ્ચે બેઠેલી જોઈને ગાડાવાળો બોલ્યો બકરી બકરી રસ્તો છોડ બકરી બોલી મેં બકરી તારી માં ને બકરી તારી બેન બકરી બાઈ નથી કહેવાતું મને ગાડાવાળાએ કહ્યું બકરી બાઈ બકરી બાઈ ઉઠો ત્યારે બકરીએ કહ્યું મને કોપરાના થોડા કાછલા આપે તો ઊઠું નહીતર ઉઠે બીજા મારે નાના બચ્ચા છે એમને માટે મારે ઘર બાંધવું છે ગાડાવાળાએ બકરીને બહુ બધા કોપરાના કાચલા આપ્યા કોપરાના કાચલા લઈને બકરી તો ઝાડ નીચે ગઈ બકરીને ઘર બાંધવા જોઈતી હતી તે બધી ચીજ વસ્તુ મળી ગયો ભાઈ બકરીએ ગોળના રવાની ભીંતો કરી શેલડીના સાંઠાને વળીઓની જેમ ગોઠવીને છાપરું બનાવ્યું કોપરાના કાછલાને એ વળીઓના છાપરા ઉપર નળિયાની જેમ ગોઠવી દીધા બકરીએ એના સાતે નાના નાના બચ્ચાને ઘરની અંદર લીધા આ સાત બચ્ચામાં એક કાણિયું હતું એ બોલ્યું ઘર કેવું સરસ છે હવે વરસાદની ચિંતા નહીં ટાઢ તડકાની પણ ફિકર નહીં ભકરી બોલી હા ઘર મજા પડે એવું છે પણ જોઈ સંભાળીને રહેવું રાત વીતીને દિવસ ઉગ્યો બકરીને ચારો ચરવા જવાનો વખત થયો બકરીએ બચ્ચાને શિખામણ આપી જોજો કોઈ બહાર ન નીકળતા હું આવું ત્યાં સુધી ઘરની અંદર જ રહેજો ઘરના બારણા પણ બંધ રાખજો કોઈ અજાણ્યું આવે તો બારણા ન ઉઘાડશો જોઈ સંભાળીને નહીં રહો તો અહીં જંગલમાં બાડીઓ ને બુચીઓ બે વાઘ રહે છે તે આવશે અને તમને ખાઈ જશે કાણિયા બચ્ચાએ પૂછ્યું બા બા તું આવશે તેની અમને કેવી રીતે ખબર પડશે બકરીએ કહ્યું હું આવીશ ત્યારે એમ બોલીશ કે ગોળ કેરી ભીંતલડી ને શેલડી કેરા દાંડા કાછલીએ ઘર છાયા બચ્ચા બારણા ઉઘાડો આવું બોલવું સંભળાય ત્યારે જ બારણા ઉઘાડજો હો આમ શિખામણ આપીને બકરી તો ચારો ચરવા ગઈ ભાઈ બકરી અને બચ્ચા વચ્ચે થતી વાત પેલો બાંડિયો ને બૂચિયો વાઘ ઘરની ભીત પાછળ સંતાઈને ઊભા ઊભા સાંભળતા હતા હો પણ બકરી છેલ્લે શું બોલી એ એમને સંભળાયેલું નહીં જેવી બકરી ચારો ચરવા ગઈ કે બાંડિયો ને બૂચિયો વાઘ આવ્યા ને એમણે બારણા ઠોક્યા બચ્ચા બચ્ચા બારણા ઉઘાડો કાણિયું બચ્ચું ચાલાક હતું એણે બાકીનાને કહ્યું આ બોલ આપણી બાના નથી આપણે બારણા નથી ઉઘાડવા બીજા બચ્ચા ચેતી ગયા સાતે માંથી કોઈએ બારણા ન ઉઘાડ્યા ભાંડીઓ ને બૂચીઓ વાઘ બારણા ખખડાવીને થાક્યા બારણા ન ઉઘડા ને આવ્યા હતા એવા પાછા વળી ગયા એ તો બકરી સાંજે ચારો ચરીને ઘેર આવી બધા બચ્ચા એને વીંટળાય વળ્યા ને બોલ્યા બે બે બા બા આ બાંડીઓ ને બૂચીઓ વાઘ આવ્યા હતા પણ અમે બારણા ન ઉઘાડ્યા બકરીએ બચ્ચાને શાબાશી આપી રાત્રે બધા સૂઈ રહ્યા સવાર થયું ને બકરી પાછી ચારો ચરવા જવા તૈયાર હતી કહેતી ગઈ કે હું બોલું ગોળ કેરી ભીતળી ને શેલડી કેરા દાંડા કાછલીએ ઘર છાયા બચ્ચા બારણા ઉઘાડો તો જ બારણા ઉઘાડજો બાંડિયો ને બૂચીઓ વાઘ આજે પણ ભીત પાછળ છુપાઈને બકરી અને બચ્ચા વચ્ચે થતી વાત સાંભળી રહ્યા હતા આજે તો એમણે ખાન સરવા રાખીને બકરીના બોલનો શબ્દ શબ્દ સાંભળી લીધો હો બંને બકરીના બોલ બરાબર યાદ રાખ્યા બકરી ઘર છોડીને આગે ગઈ કે તરત બાંડિયો ને બૂચીઓ બારણા પાસે ધસી આવ્યા બંને યાદ રાખીને બકરીના બોલ બોલવા માંડ્યા ગોળ કેરી ભીતલડી ને શેલડી કેરા દાંડા કાછલીએ ઘર છાયા બચ્ચા બારણા ઉઘાડો બા આવી એમ જાણીને બચ્ચા તો દોડ્યા કાણિયું બચ્ચું હોશિયાર હતું હો એ બોલ્યું જુઓ આટલી વારમાં કંઈ બા પાછી ન આવે માટે બારણા ના ઉઘાડશો આમાં કંઈક કપટ છે આપણે છેતરાઈ ન જઈએ બાકીના બચ્ચાએ કાણિયાની સલાહ ન માની એમણે તો ચપ કરતા બારણા ખોલી નાખ્યા કાણિયું બચ્ચું ઘરમાં સંતાઈ ગયું જેવા બારણા ઉઘડા કે બાંડીઓ ને બૂચ્યો વાઘ અંદર આવ્યા કરતા અને આવ્યા એવા એ છ બચ્ચાને ખાઈ ગયા હો કાણિયું બચ્ચું સંતાઈ ગયેલું એટલે બચી ગયું છ બચ્ચાને પેટમાં પદરાવીને બાંડીઓ ને બૂચીઓ વાઘ નદીએ પાણી પીવા ગયા ધબ ધબ ધબ કરતા બકરી ઘેર આવીને જુએ તો બારણા ઉઘાડા ફગ ચિંતામાં વેલી વેલી અંદર દાખલ થઈ અવાજ થયો એટલે કાણિયું બચ્ચું ખૂણામાંથી ધીમેકથી બહાર આવ્યું બાને જોઈને તો બેટી પડ્યું ને બોલ્યું બા ભા બાંડીઓ ને બૂચીઓ વાઘ આવીને મારા છએ ભાંડરડાને ખાઈ ગયા મેં ના કહી તોય બારણું ઉઘાડ્યું ને બાંડિયો બુચ્યો ફાવી ગયા બા બકરી તો રડતી રડતી નદીને કાંઠે દોડી બાંડિયો ને બુચ્યો વાઘ પાણી પીને ચારો ચરતા બકરીની નજરે ચીડ્યા એ વાઘ પાસે દોડી જઈને આકાશ સામે જોઈને કકડી ઉઠી હો ચારો ચરતા પૂછડું તૂટજો પાણી પીતા પેટ ફાટજો અમળાય અમળાઈને જીવ નીકળજો મારા બચ્ચા પાછા આવજો મારા બચ્ચા પાછા આવજો બકરીના બોલ પૂરા થયા અને બાંડિયા બુચિયાના પેટ ફાટી ગયા ભાઈ એમના પેટમાંથી છ બચ્ચા બહાર નીકળ્યા બે બે બે એમ કરતા કરતા બચ્ચા દોડતા દોડતા આવીને પોતાની બાને વળગી પડ્યા બકરી એમને લઈને ઘેર આવી કાણિયું બચ્ચું પણ એ છે એની સાથે બકરીને વીંટળાઈ વળ્યું પછી તો ભાઈ ખાધું પીધું ને મજા કરી અને બધા વહેલા વહેલા સૂઈ ગયા હો ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો